એ આવો આવો મારી ટાબર સેના આવી ગઈ છે હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભુજમાં બેઠા બેઠા દ્વિજા અને નિર્જર વાર્તા સાંભળે છે આવો આવો દ્વિજા બેન નિર્જર ભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સાબ છોકરા રાખતો તો <laughs> અરે ભાઈ મુછાળી માએ કીધેલી વાર્તા છે હો ગીજુભાઈ કાએ કીધેલી તો ધ્યાનથી સાંભળો બાદશાહ અને બિરબલ બેઠા હતા બાદશાહ કે એલા બિરબલ કચેરીમાં મોડો કેમ આવ્યો બીરબલ કે સાહેબ શું કરું છોકરા રાખતો તો બાદશાહ કે પણ એમાં આટલું મોડું શાનું થાય છોકરા રાખતો તો એમાં બીરબલ કે સાહેબ છોકરા રાખવા બહુ આકરા હો બહુ આકરા બાદશાહ કે હવે એમાં શું છોકરા રાખવા એમાં શું એમાં ક્યાં મોટું કામ છે રોવે કારવે તો પાય પૈસો આપીએ કે સેવ મમરા ખવડાવીએ તે છાના રહી જાય પણ બિરબલ કે સાહેબ એક વખત અનુભવ કરી જુઓ પછી ખબર પડશે બાદશાહ કે એમાં અનુભવ શું કરવાનો એવી નમાલી વાતમાં શું અનુભવ કરવાનો બિરબલ કે લ્યો ત્યારે હું છોકરો થાવ તમે મને રાખી દો તો સાચા બાદશાહ કે ઠીક લે ત્યારે હું બાપ થાવ ને તું છોકરો થા એટલે બીરબલ કે એ એ બાપા મારે દૂધ પીવું છે બાદશાહ કે દૂધ લાવો દૂધ આવ્યું બીરબલે પીધું વળી પાછું એ બાપા મારે ખંધોલે બેસવું છે તમારા ખભે એલા ખંધોલે તે બેસાય પણ બાદશાહનો દીકરો છું ને બાદશાહે બિરબલને કંધોલે બેસાયરો ને હેઠે ઉતાર્યો એ બાપા મારે શેરડી ખાવી છે બાદશાહે શેરડીનો સાંઠો મંગાવ્યો હો ભાઈ એ બાપા કટકા કરી દો કટકા કરી દો બાદશાહે કટકા કરી દીધા શેરડીના વળી પાછો બિરબલ કે એ હવે અમને શેરડી આખી કરી દો બાદશાહ કે લે લે રાખ હવે કટકા કરેલી શેરડી વળી આખી થતી હશે ક્યાંય મારા મૂર્ખા એ નહીં અમને શેરડી આખી કરી દો એલા સાંભળતો નથી શેરડી આખી ક્યાંથી થતી હતી બીરબલ તો રોવા માંડ્યો એ કટકા નહીં કટકા નહીં અમને શેરડી આખી કરી દો હવે જા શેરડીવાળો નહોતો બાળો નહીં બાપા અમારી શેરડી એલા બીજો આખો સાંઠો લાવો ને આપો આને નહીં નહીં આ કટકાનો જ આખો કરી દો બીજો નહીં બાદશાહ કે માળો આ તો કાલો લાગે છે કાલો થાય છે ખોટો ખોટો બીરબલ કે નહીં નહીં નહીં મારી શેરડી મારી શેરડી આખી કરી દો બાદશાહ કે આ માતાજી તે કોણ કરે એલા કોઈ હાજર છે કે આ છોકરાને લઈ જાવ અહીંથી બહુ કનડે છે લઈ જાઓ બીરબલ હસી પડ્યો <laughs> ખા મહારાજ કેમ થયું છોકરા રાખી શકાય છે બાદશાહ કે હા હો બીરબલ તારું કેવું સાચું હો એમ કાંઈ છોકરા રાખવા એ નાનું કામ નથી એ તે મોટું જ કામ છે ભાઈ તો ભાઈ દ્વિજા બેન નિર્જર ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં દાદાજી આવશે અને તમને વાર્તા કહેશે હો આવજો